પછી પાછા મારે કહી ગયા મને ખોટે મને કહેજો પણ તમને ઉપાધિ ના રહી તમે મને ઉપાધિ નથી તમને ઉપાધિ ના આવે એટલે જંગલે પણ પૈસા પત્યા સહી ના કરે આ સહી કરે આ સહી કરી આપે મારી સહી ના કરી આપે એ પુણ્ય બંધારણ પુણ્ય બંધારણ મોક્ષ આપે અને આપણે અહીંથી ત્યાં જ જવાનું છે જય સચિદાન આપણે અહીંથી ત્યાં જવાનું પાસેથી લેવાનું શીખવાનું અને આ તો આ તો ઓછ આ તો ઓલ્ડ છે ને આપણે વાપરીને મેં વાપર્યા હોય કે વપરી ગયા કહેવાય આ ભગવાન માટે ઓલ્ડ છે આટલો ઓલ્ડ થાય બહુ થઈ પોતાનું કશું હોય રાજી ખુશી એ કરવાનું રાજી ખુશી ને દબાણ નહીં રાખવું હરીફ નહીં રાખી અમને આમ કર્યું છે એમ કર્યું જો હરીફ આ લલિત જોડે જમવા બેવું મારી ભી કરવા મારી એના કરતા

હરીફ એટલે તમે ખૂબ ડરો હું ખૂબ ડરો કોણ એ હરીફ કહેવાય કોઈ પાછું પડવું એવું નથી અને હરીફ માં ઉદાહરણ જરૂર છે બહુ ઉદાહરણ થઈ ગયા છે આપડે તો હવે અહીં આગળ મુક્તિ જવાની આપડે આપણે ગામ જવાની વાતો કરવાની સ્પર્ધામાં બહુ કર્યા માર્ગ મળતો નતો દાદા માર્ગ મળ્યો અને ક્લિયર જ થઈ જાય બધા બોજા હલકા થઈ જાય દાદા પેલા બહુ દુઃખ રહેતું હતું કે મહાવીર સ્વામી ના મળ્યા કૃષ્ણ ભગવાન ના મળ્યા ચિંતા બધું જતું રહ્યું અગર શંકા નામનો ગુણ રહે તે મારે માટે આપી દેવી શંકા નથી થતી દાદા એની કે શંકાની જગ્યાએ હવે સંપૂર્ણ આસ્થા મૂકવાની દાદા શંકા મને આપી જ દેજો આપી દો આપી દો આપી આપણે દુઃખો છે દાદા તમે ને પરિપૂર્ણ કરવા શું કરવાનું ભાવના ભાવના પરિપૂર્ણ થયું કે પૌના ભાવના પરિપૂર્ણ થાય મને ખૂબ જમણ બંધ થાય તો મારી ભાવના કેટલી કઈ બોલો થાય ચાર રોટલી બે ને બદલે એ કે બાર તો ના થાય પણ બાર ની ઈચ્છા કરી તો દાદા શું થાય નહીં એ થાય એ થાય બીજા પ્રમાણે આ શંકા શિયાળી પણ થોડું નહીં સમજ ના પડી શું સમજણતા સારી છે એના માટે જે ઉપાય થાય તે કરી જોવા અને પછી શંકા સંબંધી રાતે من میں شنکا پر دادا بیٹھا ہے دادا سی دو <laughs> અમારી દાન જ છે બીજી અને હિસાબ છે ચૂકે થયા નથી <laughs> તમે શંકા કરી તમે મરી જાઓ તો પેલો હિસાબ જ થવાનો તમે મરી ગયા એટલે તમારી ભૂલ કરી શું કહ્યું અમારે સગા હતા અમારા સગા એક હતા ને તે ભરૂચમાં જોડાયેલા ભરૂચ અમારા બત્રીસ ભીલ હતી રાવજી ત્યાં મિલમાં બે ગાડી બેઠા પછી મેં કહ્યું મેં કહું ચાર છોડીઓ બાપ છો ચેટિંગ ચાર જો કહ્યું અને કઈક ચેટિંગ ચાર જેવું થતા કઈક થાય કઈક થઈ જાય તો બધા તરત મને મળવા આવજો ને કશું અશુદ્ધ થાય તો મને મળવા આવતો થાય તે કે કશો બીજો વિચાર કર્યા તો મને મળવા આવજો બીજો કોઈ વિચાર કરશો નહી દાદા શું થયું મારે એટલું જ આવજો થતો બધી ગયો બચારો શું મારે મળવા આવ્યો ગાડી મારી મળવા આવ્યો પછી અમારે તો છોડીને છોડી વગર પહેણ્યા આવું થયું છે હવે જોઈ રહ્યા છે સારા વિવાહ કરી દઈએ છે તમે ખબર નહીં રસ્તો બધો કરી નાખીએ કઈ વાત એ વાત ના કાઢીએ તો કરે તો ઉપાય કર ઉપાય કરે શું દાદા આ તમે હરીફાઈ નું કહ્યું ને હરીફાઈ નહીં કરવી હવે એ બાબતમાં ગઈ આપણે એગ્રીકલ્ચર કોલેજ ઉપર હમણાં હું ઇન્ડિયા આવ્યો તમે રોકાયા હતા બરોબર બાજરપુર સંખેડા ત્યાં ગયા હતા ને એમના સંચાલક આવ્યા હતા ગઈસાલ અહીંયા આચાર્ય તે તે બધું આવું ડોનેશન ને બધું એકઠું કરતા હતા અને અમે નજીક ના ખરા ને ત્યાં રહેલા નજીક એટલે મને કહે છે કે તમે આપો અને તમારું નામ તકતી ઉપર મૂકીશું મકુ પૈસા આપવા વાંધો નથી આપું છું પણ તકતી ઉપર નામ બામ મકુ એવું અમને ના જોઈએ અમારે આજ્ઞા નથી એવી મકુ છું તો કે છે કે એમાં તમને એમાં કશો વાંધો નહીં એમાં તો ઉલટું વધારે સારું કહેવાય એટલા માટે કે તમારું નામ જુએ એટલે બીજા બધાને ઉત્તેજના મળે એટલે ઉત્તેજના મળે એમ કે તમે એ બરોબર છે પણ આ લાઈનમાં તો એવું છે ભાઈ એમની લાઈનમાં તો હરીફે ના હોય તો પૈસા આપે નહીં કોઈ એ તો અહંકાર થી ઘોડા દોડે છે ને એ આટી નથી આવતા અહંકાર થી ઘોડા દોડે આપણે અહંકાર ઉભો કરીએ ત્યારે બહુ જતો એટલે આપણે ના પણ મારે કબૂલ થવું પડ્યું કારણ કે એમને એવી આર્ગ્યુમેન્ટ કરી ફાયદો થાય એનો વાંધો નહીં કારણ કે એ લોકો તો અહંકાર થી જ બધું કામ કરે છે અહંકાર ને દેખાડ સ્વભાળવા માટે હું છું કઈ જણા માટે આપણે અહંકાર ઉભો કરીને મારીને કાઢેલો અહંકાર ભાઈ ઉભો થઈ જાય એટલે આપણે શું કરું અહંકાર ઉભો થઈ જાય અહંકાર ફરી ઉભો થઈ જાય જમવાનું નહીં શું લાવશો એ હમણાં લલિત એ હમણાં પૂછ્યા વગર ટાઈમ થઈ ગયો પછી બહુ

માટે વાંધો નહીં ને આપણે વિઝિટ માટે તો સંતોષ કામ લાગે નહીં ના એના માટે આત્માનું કલ્યાણ જોઈએ નું કલ્યાણ જોઈએ એના માટે આત્મા નું કલ્યાણ જોઈએ આત્માનું કલ્યાણ પરમાનન્ટ કલ્યાણ છે આ તો આત્મા જ કાયમ માટે આવવાનો છે જેનો તો નાશ તમારો આ બધા ત્યાં પરિવર્તન શું ખુશ થવા જેવું છે મન ખુશ થઈએ તો નાખુશ થવું પડે મેં કહ્યું નાખુશ થવાનું ખુશ થવાનું ખરી

કારણ કે એમાં ટેમ્પરરી પરમાનન્ટ જેવો હિસાબ ના રહ્યો ને અને આપણે તો આત્મ સ્વરૂપ હું કરતા થયો અને કર્મ બંધે અને કર્મ ફળ મારે ભોગવવું પડે છે એટલે પોતે આત્મા છું એવું એને કહી ગઈ કરતા છું માટે એટલે આત્મા છું એવું પરમાનન્ટ વસ્તુ છું તેથી જન્મ થયા કરે છે પુનર્જન્મ વાળા થયા કરે છે એવું પરમાનન્ટ છું એવું થવાય તો પછી પુનર્જન્મ આવે ને આ લોકો પરમેનન્ટ છું આ રીતે નહીં માનતા આ શું પરમેનન્ટ છે એટલે આમાં જ તન્મયાકાર હોય આપણે આમાં તન્મયાકાર ને લઈને લોકો છે આપણા હિન્દુસ્તાન લોકો કસાય જો ના હોય ને કસાય દબાણ ના હોય તો ન રાખે પણ કસાય જાય છે તે કસાય જાય ભગવાન થાય કસાય જાય તો ભગવાન થાય હિન્દુસ્તાન લોકો લોકોને કસાય મળે છે આ બધા આ બધા ઇન્દ્રિયાત્મા કહેવાય છે વિષયાત્મા ઇન્દ્રિયાત્મા અને હિન્દુસ્તાનના લોકો કસાયાત્મા કહેવાય છે નિરંતર કસાયમાં જ હોય રોજ માર માયા લોકમાં જ હોય એટલે આગો આગો પાછો થયો ના હોય ધર્મ જાય તો ધર્મ લોક ને નિરંતર રહેવું એ હિન્દુસ્તાનનું કામ કસાય મુક્ત થાય કાંઈક મંદ કસાય થાય મંદ કસાય અર્થ જ નથી જાનવર મંદ જ છે પણ મંદ કસાઈ પોતે આ કસાઈ થતા રસ્તે રસ્તે જતા મંદ કસાઈ થાય તો કામ નું છે નહીં તો પછી અકસાય થાય તો જ કામનું છે બાકી કસાય રહીત કે કસાય સાથે કોઈ પણ ધર્મ પાળવામાં આવે છે પણ જો એનાથી કસાય ન જાય તો ધર્મ જ પાળેલો ખોટો છે અને પાળનારો ખોટલો ધર્મ પુસ્તકે ખોટો છે શું કહ્યું કસાય જવા માટે છે આ બધું તાવની દવા પીએ અને દવા પીએ તો છતાં જો તાવ ન જાય તો દવા કો તો પીનારો ખોટો છે કોતો દવા આપનાર ખોટો છે તો કો તો દવા ભૂલ છે પછી જગ્યાએ ભૂલ ના હોય પીનારે ખોટો હોય ચોપડે પી જાય પીવાની ચોપડે શું થાય ચોપડવાની પી જાય પીવાની ચોપડે શું થાય તમે દવા ડોક્ટર જોવે એટલે કસાય જાય તો ધર્મ પાયો છે નહીં તો ધર્મ પાયો નો અર્થ જ નહીં બધું ઇગોઇઝમ છે ખાલી પણ સારું છે કે આ ગૂંચવાડો વાળો ધર્મ પાળશે નહીં તો એ પણ અધર્મ આજે નહીં ભાઈ ખબર ને એટલે આજે છે માટે અર્જુન છે ધર્મ ખરી ફળ ના મળતું હોય ધર્મ ખરા હોય સગવણ અધર્મ નથી છે ભાગી ગયો અધર્મ તો ખરાબ થઈ ગયો માનવ ત્યાં પેલા કાપડ નો ધંધો કરતા હતા કાપડ નો રિટેલમાં રિટેલમાં હોલસેલ હોલસેલ હોલસેલ દુકાન બંધ કરી દીધી મૂળ નેટિવ પ્લેસ કર્યું અમદાવાદ અમદાવાદ જય જૈન જૈન તો મુક્તિ ઉપર જ વિચાર કરે ના જાય ના વિચાર હોય તો જૈન છે જ નહીં જૈન એટલે મુક્તિ ઉપર વિચાર હોય એ જૈન કહેવાય મુક્તિ માટે જ જન્મતો હોય જૈન કહેવાય મુક્તિ માટે જન્મ મોસક માટે ના જન્મ છોકરો મહોત્સવ કરે છે છોકરો મહોત્સવ કરે છે શું વાંચે ધર્મ નું બધું ધર્મ નું બધું વાંચે છે પણ કશું કશું રોગ ઓછો થાય છે મિથ્યા તો રોગ બહારનું ઓછું કરવું આત્મા નું કલ્યાણ માટે કરવાનું છે ને વંચવાનું છે બધું કે બહારનું ઓછું કરવું અને આપણા આત્માના કલ્યાણ માટે બધું કરવાનું છે ને ના ભાઈ રોગ ઓછો થતો હોય તો વાંચેલું કામ રોગ તો ઓછો થાય ને વાંચે તો થાય ન વાંચે તો જ થાય ને એ કે વાંચે તો થાય ના વાંચે તો ક્યાંથી થાય તમે શું વાંચો છો એ કશું નથી વાંચતા કઈ વાત હોય તો જોઈએ નહી કે ને બે હાથે જાઓ વ્યાખ્યાન માં સાંભળા કોક વખત મોક્ષે જવાની ઈચ્છા નહીં મોક્ષે જવાની ઈચ્છા તકબીર માં નથી એટલે ક્યાંથી જવાય તકદીર માં તો એ તકદીર નું પ્રસાદ નું ફળ એવું છે આપણે મંદિર જઈએ બાદશાહ જઈએ પણ જેમ આપણે ના કહ્યું મોહ માયા છોડ ને લોક એ લઈને મંદિરમાં જવું ને એ લઈને વ્યાખ્યાનમાં જવું એના કરતા બધું સારું છે કે આપણે ઘેર બેસીને મનથી જે ભગવાન ની પ્રાર્થના કરીએ એ સારી છે તેના રોગ ઓછો થાય છે જેટલી ઘડી પ્રાર્થના કરી એટલી ઘડી મનની તો શાંતિ રહે છે બાકી પ્રાર્થના કરી એટલી ઘડી મનની શાંતિ રહેવાની છે બાકી કોઈનો રૂપ તો મોહ માયા રોગ તો કોઈનો છૂટવાનો નથી આ દુનિયામાં માવી તો કેટલા વર્ષો છૂટ્યો હતો હા છૂટ્યો છે છૂટ્યો છે પણ આપણે જે માવી સ્વામી થવા માટે બહુ વાર છે બરોબર બરોબર જો તક મળે તો છોડી દો ખરા તો છોડીએ તક મળવી પણ મુશ્કેલી જતી ના કરો તક ના જતી તક જતી ના કરો એટલે એમ નામ જૈન કહેવાય ને આવેલી તક આવેલી છોડી દે એ જૈન કેમ કહેવાય એટલું સમજવાય પોતાને પિતાહિત નું ભાન હોય તો પિતાહિત નું ભાન હોય એમ نہیں تو دکل تو છોકરા અમદાવાદ અમે અમદાવાદ અમારે બહુ આવવાનું થાય છે ક્યાં ગાડી એક તો જીએસ સાહેબ મળી નગરમાં બીજે ક્લાસ ચલાવે ક્લાસ ચાલે છે બીજે પેલા કનુભાઈ કનુભી કોન્ટ્રાક્ટર છે ને અઢાર હજાર અઢાર હજાર ના હું નથી ઓળખતો પછી રમેશભાઈ ત્યાં રમેશભાઈ રમેશભાઈ વૈષ્ણવ છે એ બધું મેરીબેન ખબર આપે માણસો કશું કશું ખબર ના હોય કશું ખબર ના હોય કે કોણ અત્યારે મને અમદાવાદ મોકલે તો એને ઘરે હું જાણું નહીં ક્યાં આગળ રહેશે તે વર્ષો થયા હશે ગયે બહુ ટાઈમ થયો હશે

એ ખ્યાલ રાખે મને બીજું કશું આવડે નહીં આ ખુશીમાં બેહાડે તો બેહાય ને બે તો આવડે નહીં એના કરતા જે કલ્યાણ થઈ ગયો એ બહુ સારું થઈ ગયો અમે તો લોકો ઈચ્છીએ છીએ કે અમારો ક્યારે થશે કેમ ના થાય તમારી ભાવના તો છે દરેક ની ભાવના તો હોય ના દરેક ની હોય તેમાં દરેક ને જમવાની ઈચ્છા હોય પણ જમવા જમવા કેટલાક ને નોન વેજીટેરિયન જોઈતું હોય નોન વેજીટેરિયન જોઈતું હોય ફેર બધા તમે શેતા ભરી લે શેતા ભરી આવો બેન મોક્ષ જવું મોક્ષ માં તમે વિચાર કાઢીએ છીએ બીજું કોઈ જોબ ને આવડે નહીં બીજું કોઈ જોબ જાણીએ નહીં આ દેહ નો માલિક છવ્વીસ વર્ષે થયો નથી આ દેહ નો માલિક છવ્વીસ વર્ષ ટાઈટલ નથી એની આ વાણી ની ટાઈટલ નથી મન ની ટાઈટલ નથી હું જુદો રૂપ છું જય સચિદાન દાદા ભગવાન હવે આ દેખાય છે દાદા ભગવાન નહીં હાથમાં છે દાદા ભગવાન તમામ પ્રકારના પ્રશ્નો પૂછાય અને જવાબ ઓબ્ઝર્વેટરી જેવા નીકળે હવે અને આ દાદા ભગવાન પ્રગટ થયા છે તે પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે અને એ ખુદ મારી છે અને આ અમે ચાર ડિગ્રી ઊંચી છે બધે અને એ ત્રણ સરસાઠ ડિગ્રીના પૂર્ણ દશા છે પણ અમે પોતે ભગવાન નથી ભગવાન આ કાળમાં સર્વ ન થઈ શકે એ સ્થિતિ નથી ભગવાન થઈ શકે કઈક ઊંડું રહે કાળ નિશંકા ને કચાર ઉભા થાય ગમે છે નથી ગમતા ના ગમે છે તમે કેવા થઈ થઈ ગયા બેસવું પડે એ અમે કરી આવીએ તમને દૂર કરી આપીએ કદી હા શાંતિ રહે ઉપાધિ ના થાય એમ એકલા ને કરવાનું તમારે ચાર ચાર મળે ચાલે એવું છે ચાલે એવું છે મળે તમારે મોક્ષ બંને ને સાથે જવાનું કે મૂકીને નહીં જવાનું કે કોઈ ગયું નથી સાથે કોઈ જવાનું નથી એ તો મહાવીર સ્વામી ના ટાઈમ થી ચાલતું આવ્યું છે ગૌતમ સ્વામી મહાવીર સ્વામી ની જોડે જોડે રહેતા હતા પણ જયારે મહાવીર સ્વામી નું કેવલ જ્ઞાન થયું ત્યારે મહાવીર સ્વામી ગૌતમ સ્વામી ને દૂર મોકલી દીધા ગા તો હોય ને તો હું કર્મ સરખા હોય ને અને દાડો ભરે ને કર્મ સરખા હોય ને <laughs> છોકરો પ્રવેશ કરે છે શું ભણેલો છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે દાદા બી થયેલો બી થયેલો છોકરાની બહુ છે પડી ગયા તમને કીધું અમદાવાદ નું પેપર માં વાંચેલું દાદા ભગવાન આવ્યા છું નહીં વાંચેલું નહીં પેપર માં ઓછું કરેલું જાહેરાત ઓછી આપીએ નકાબે જાહેરાત કરેલું સુરત છે બીજી કેશ બેંક જ્યાં નથી મળે તો લઈ જાય જાહેરાત વેચવાની ચીજ નો જાહેરાત થી ના અંદર અંદર બધા અમારી વાતો કરી છાતી વધે જાહેરાત ના પડે છાતી પરમાનન્ટ હોય અને જાહેર ક્યાં બહુ દેશમાં હોય જબરદસ્ત પણ પરમાનન્ટ છે સારી ટકવું દબાવવું છોકરા છોકરા ગયા બહુ ટકે પેઢીઓ કશું બધું પૂછવા પૂછજો હા પૂછો જો બંધ છોકરી આત્માનું પૂછો આત્મા કરી તમે વાત તો કરી આપશે તમને આત્માનું પૂછો આત્માનું કઈ પૂછો મોક્ષ કેવી રીતે બહુ ચિંતા છે દાદા સુધી કરી વિધિ કર્યો ચશ્મા

દાદા તો માફ કરતો બોલો મેં હસમુખભાઈ શાહ નથી આવ્યો અરે યોગેશભાઈ કેમ છો અમેરિકામાં બેઠો હોય કેમ છો અમારા જય સચિદાન અમેરિકા ખાતે સર્વે મહાત્માઓના કામકાજ બરોબર ચલાવો તમે હો બોલો સવાલ ભગવાન ભગવાન ભગવાન બોલો દાદા આ પત્ર વાંચવો છે મારે હા હું વાંચું ને તમે મને સમજાવો અનંતા ઓળખાણ થઈ નાની પણ ઓળખાણ જેમ થાય એમ તેના મોડા પડતા જાય મોડા પડતા જાય આપણે તો બધું જુદા કાઢી જાય પેલા હાથમાં જુદો ચોખ્ખો કરી શકે અને જે માલ છે તેના ભરવા દીધો આપણે પૂજલમાં કારણ કે ડિસ્ચાર્જ چنتا نہیں بتا چاہتا بنتا નેવ ટકા ફરક પડે ફક્ત મારી ને ખુલ્લા સ્ટેજ મારો સાહેબ અને આક્રમ જ્ઞાન તો બધાને બે દીધું એટલે આ ક્રમિક માર્ગના હિસાબે લખ્યું છે આપણને હેલ્પ કરે બનવા છે મોડા પડવા અનુક્રમે તે પરિચય ધીમે ધીમે પરીક્ષણ થતા જાય સદુર જેમ જેમ થાય તેમ તેમ મતાપરી આગ્રહો દુરાગ્રહો એ બધા પોતાના વિકથા દીભાવ બને વિકથા એટલે સંસારની કથાઓ રાજકથાઓ જે કથા આપવાની નથી આપણે વિજય ભગવાન પ્રકારના છે સગન લાગે મળે આ સત્પુરુષ એટલે જાણે સત્પુરુષ જાણે તો તે રાખવા ત્યાં સુધી એક દાડો સ્ત્રી પાસે જાય ભોગવે ભોગવે તો એને મહાકલ્પમાં તાકો દાડો રહ્યા કરે આવું કેમ થાય ક્લિયર માર્ગ એકદમ ક્લિયર માર્ક ધંધા રોજગાર ગમે ત્યાં પેલું જો ધંધામાં ચિત રહે હેમાબેન પ્લીઝ ધંધામાં ચિત રહે મનને એમ થઈ જાય કે આ તો આત્મા મરે છે નથી મરે છે સત્સંગ મરે છે નથી મરે છે હિંસાથી આક્રમ ભલે કોને પણ મહાપંપ આવો માર્ગે ક્યાંથી મળે ઘેર બેઠા મોહ میرے پیتا ہے اپنا مہاراج نے بولا موٹا موٹا مہاراجی કોથંબરી તો મહારાજ ભગવાનને કહે કે તમે સંયમી છે વાત સાચી હોય કંઈના કેમ સાહેબ આમ સંયમ લીધેલો છે લોકો કે છે સંયમી છે સંયમ લીધો છે તો કે સંજમ કોને કહેવાય છે કચાયોનો સંયમ કરો એનો સંયમ અને વિષયોનો સંયમ કરો એનો ત્યાગ રોજ માં ગમના ઓછા થયા નથી માટે કસાયો જોવું પડે આપડે આ તો પોતે જ થઈ જાય થઈ પણ એમને દાદા તમારી જોડે બેસવું છે પણ આ બધા સંજોગો લીધે હમણાં જતું રહેવું પડશે એનું દુઃખ થાય છે મારે જવું નથી ને કેમ જવું પડે છે મારું જવાનું દુઃખ થાય જેનો ઉપાય નથી એનો દુઃખ જેનો ઉપાય નથી એના કરતા તમારે અમારી પાસે વિધિ કરીને આમ કેવું આશીર્વાદ આપો કે મારું આવું ઓછું થતું જાય ને ઉપાય કરવો બીજા ઉપાય તમારી પાસે છે નહીં જેનો ઉપાય નથી ત્યારે માથાકૂટ કરીને કહું ઉપાય નથી જે બનશે એ કરવું આપડે દાદા છે એટલો લાભ ઉઠાવી દેવો અને બધા કઈ કાયમ આવું રહેતું નથી આજે આપણે ધારીએ છીએ એવા સંજોગો કાયમ હોતા નથી માટે ડોન્ટ વરી પણ આપણે ધારીએ છીએ આજે ગણિત મળ્યું એ ગણિત કાયમ નથી આ બે વાર બધું શું જાય અમે ત્રણ જણા સુધી સાથે વાંદરા વાંદરા અંદર ઠંડી આવી પડી ગઈ એ કાયમ ફર નથી ગભરામણ ના કરી આ તો બધો સહયોગ છે એ યોગી સેવાના છે કેવા છે સહયોગ બોલે ને એટલે આ શાંતિ રાખી કાર્ય યોગી ના કેવા છે યોગી સભા એનો સ્વભાવ જ યોગી આપણે ના કહી કે રે રે મુદત પૂરી થઈ ચાલો

અને તે એમ નામ એક છોકરો છે નાટકો જોયો છે કે આટો પડે કાકી દબાવવો પડે બધું કરવું પડે પણ અંદર તો સમજી જવાનું અંદર નથી એમ જીવાતું તે જ બહુ છે પોતાનો ના થાય દેહ ના આગળ પોતાને કેવી થાય છે અને ગમે એટલું જમાડીએ ગમે એટલું નવડાવીએ કરીએ ત્યારે પણ ક્યારે પણ છે ત્યારે તેલ કરીને ખેવાય નહીં દગો જ છે સમજી ને ડ્રામેટિક રહેવું આમાં જ કરી આખો દડો તો બોતેર જન્મ કોઈ જતું હાથું ભાઈ ડ્રામા કરે તમે શુદ્ધાત્મા શું કે લીધો હોય અંદર ખરે લક્ષ્મી થશે એવું તમારે હાથું કેવી લીધો અને અંદર They worldly, it is Dhamma itself. Dhamma itself. Kabbalah itself is Dhamma itself. આ બધું તમને પરિણામ પ્રાપ્ત દેખાય તમારે સંપૂર્ણ થઈ ગયેલું છે આ તો તમારે આવું આવું કે આપણે સાધારણ વાત જોવા માટે પારા સમોમીટર સમોમીટર આ બધા ભાવ ઓછા છે જીવને સત્પુરુષ નો યોગ થયો તો એવી ભાવના થાય છે કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણ ની અસર હતા તે સૌથી સફળ હતા લક્ષ વગર ના બાણની પેટે હતા પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દળ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે જાગૃત રહેવા યોગ્ય છે અને તે તે પ્રકાર ભાવિ જીવને દઢ કરો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરો કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારો અભિમાન કુધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષયકા એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે તે જ અનંતાનું બંધી ક્રોધ માન માયા લોભ છે એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે તથાપી અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે ઉપસમ ઉપસમ સહયોગ અને સહાયિક સમ્યક્તોને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કઈ હતી તેને અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે શ્રમિક માર્ગમાં ઉપશમ થાય અને આપણું થાય બધું સાઈટ થઈ ગયું એટલે ચિંતા ચિંતા રહી કૃષ્ણ ભગવાન સાઈટ થઈ ગયા જ્યાં જ્યાં આ જીવ જન્મો છે ભવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન અભિમાનપણે વર્ત્યો છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને તે દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે તે પૂર્વ સંન્યાએ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે એ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે જે પણ વિશેષપણે અસ્ત્ર લખવાનું બની શક્યું નથી નથી પત્રાદી માટે નિયમિતતાપણા વિશે વિચાર કરીશ દાદા આ સરસ છે અને તે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે ભવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેનો અને દેના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે તે પૂર્વક સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વધતી આવે છે એ જ એને લોક આખાની ક્રિયાનો હેતુ કર્યો છે એવા જ અવતારમાં જ્ઞાન વિચારે કરીને ગાળવામાં આવે તો ફરી એ છે તે એ રહે નહીં આપણા અભિમાન દૂર કર્યા સિવાય અભિમાન જે કર્યા સિવાય નિવૃત્ત ક્યારે થાય જ્ઞાન વિચારે કરે તો થાય જ્ઞાન વિચારે કરે તો થાય એટલે હું આ દેહ છું પણ હું આ કરતા ફરી બીજા દેહ મગર કરતા પણ અને હું ભોગતા છું તે પણ છૂટતું નથી તે જ્ઞાન વિચારે કરીને એટલે આપણે જે કહ્યું કે જે ડિસ્ચાર્જ છે એને જોઈ અને જવા દો નિકાલ કરો એટલે એ જ્ઞાન વિચારે કરી દેવાય જ્ઞાન વિચારે એટલે જોઈ જવા દો એટલે જોનાર તમે અને પેલી જોવાનું વસ્તુ એટલે એ જ્ઞાન વિચારી કહેવાય એટલે આપણે સંભાળવા નિકાલ કરવાનો આ રીતે કરવાનો એટલે છૂટતો થઈ ગયો પછી એ ખરાબ હોય દુનિયા વગોઈ નાખે એવું હોય તોય પણ આપણે બાધક નથી એને જોઈએ જોનાર ને જોવાની વસ્તુ સાથે કોઈ સંબંધ હોતો નથી જોવાની વસ્તુ ગમે એ ખરાબ હોય તો જોનાર ને કઈ જોનાર ને લાગે નહીં થતો ને તે જઈ દ્રષ્ટા અને વાંચ દાસથી નથી દાર હોવી જોઈએ તો વાંચ કે દાદે અને જોનારને કે એટલે ખરાબ નો ખરાબ આખું જગત ચિંતા કરે એવા ભાવ ઉત્પન્ન થયા હોય વિસ્તારમાં આવ્યો હોય તો એને આપણે જોયા કે ઓહો એવું કેવું વસમભાઈ તમને તો લાયકાત લાયક જોડતો પણ તમને લાયક <laughs> એમ કેવું બરાબર ભાવની વાત કરી વર્તનમાં